એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા વાલગીડાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આણંદમાં બેઠા બેઠા મીનાક્ષી વાર્તા સાંભળે છે આવો આવો મીનાક્ષી બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે અતિ દર્પ સાપની વાર્તા <laughs> સાપની વાર્તા સાંભળો ને ધ્યાનથી સાંભળજો એક હતું જંગલ એ જંગલની અંદર એક દરમાં અતિ દર્પ નામનો કાળો અને ભયાનક સાપ રહેતો હતો હો ભાઈ આ સાપ તો એટલો બધો ભયંકર એટલો મોટો હતો કે જંગલના બધા નાના નાના જીવ જંતુને ખાઈ જાય દેડકાને ખાઈ જાય ગરોળીને ખાઈ જાય ને નાનકડા સાપને ખાઈ જાય ક્યારેક તો પંખીઓના ઈંડાઓને પણ ખાઈ જાય એ તો બધા નાના મોટા પંખીઓ અને નાના નાના જીવજંતુઓ એનાથી ખૂબ ડરે હો પણ સાપ હતો જ એવો ભયંકર હવે થયું એવું કે એકવાર ભૂલથી એ એનો મુખ્ય રસ્તો છોડી એના દરનું જે મુખ્ય રસ્તો હતો ને એ છોડીને બીજા સાંકડા રસ્તેથી દરમાંથી બહાર નીકળવા ગયો ભાઈ હતા બહુ અભિમાની એટલે એને થયું કે હું સાંકડા રસ્તાના રસ્તામાં થઈને બહાર નીકળું મુખ્ય રસ્તાથી નહીં હવે આ સાંકડો રસ્તો એટલો સાંકડો હતો અને સાપનું શરીર તો મોટું લાંબુ લાંબુ પોતે લાંબો હોવાથી સાંકડા રસ્તે બહાર નીકળતા એના શરીર ઉપર ઘણા બધા ઉજરડા પડ્યા હો આ આ ઉજરડામાંથી લોહી જમવા લાગ્યું ઝીણું ઝીણું લોહી નીકળવા લાગ્યું હવે સાપના લોહીની ગંધ પારખી ને ઘણી બધી કીડીઓ એની પાસે આવી નાની નાની કીડીઓ અને સાપને ચારે બાજુથી ઘેરી લીધો થોડીક વારમાં તો અસંખ્ય કીડીઓએ એના ઉપર આક્રમણ કર્યું અને કીડીઓએ ચટકા ભરી ભરીને ચટકા ભરી ભરીને આ મોટા ભયંકર સાપનું શરીર ખોખલું કરી નાખ્યું ભાઈ બોલો લો નાનકડી કીડીઓ સાપને પહોંચી ગઈ છેવટે સાપ તો બિચારો તરફડી તરફડીને મૃત્યુ પામ્યો તો ભાઈ આ નાની નાની કીડીઓ ઘણી બધી હતી એટલે સાપને મારી શકી સાપની ઉપર વિજય મેળવી શકી સંપીને રહેતી હતી કીડીઓ બધી એટલે સાપ એનું કાંઈ બગાડી શક્યો નહીં અને પેલો અભિમાની સાપ તો મરણ પામ્યો એટલે જા જંગલમાં ઝાડ ઉપર રહેનારા બધા પંખીઓ ખૂબ ખુશ થયા અને કીડીઓને આશીર્વાદ આપ્યા તો ભાઈ આવી હતી આ સાપની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને બીનાક્ષી બેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો